ગુરુ કિલ્લી વીણ ગુરુ કેવા આ જગતમાં સાચો ગુરુ મળવો મુશ્કેલ છે ગુરુ શિષ્યના ઘાટમાં ને શિષ્ય ગુરુના ઘાટમાં નિરંતર રહે તે બેઉ ડૂબવાના ગુરુનો અર્થ શો ગુરુ એટલે ભારે તે પોતે ડૂબે ને બીજાને પણ ડૂબાડે માટે એમને એમ જે ગુરુ થઈ બેઠા છે તે પોતે તો ડૂબે ને બીજાને પણ ડૂબાડશે ગુરુ કિલ્લી વગર ગુરુ થવાય તેમ નથી ગુરુ કિલ્લી એટલે શું શુદ્ધાત્માનું લક્ષ ના તો તો મોક્ષ થઈ જાય ભગવાનના વખતમાં ગુરુ કિલ્લી અપાતી નહોતી આ ગુરુ તો કોઈ પણ થાય પણ તે વિષયોમાં નિસ્પૃહ હોવો જોઈએ આ જગત તો રોગિષ્ઠો ને રોગીઓનું છે ત્યાં તો ગુરુ થતાં પહેલાં ગુરુ કિલ્લી હાથમાં હોવી જોઈએ આ તો ગુરુ થાય તેને બે પાંચ શિષ્યો હોય ને એને બાપજી બાપજી કરે એટલે કેફ વધી જાય પણ ગુરુ કિલ્લીથી નોર્મલમાં રહે ગુરુ કિલ્લી વગર શું જોઈને ગુરુ થઈ બેઠા છે જ્યાં સુધી જ્ઞાની પુરુષ ગુરુ કિલ્લી ના આપે ત્યાં સુધી ગુરુ કેમ થવાય જ્ઞાની પુરુષ ગુરુતમ હોય એનાથી કોઈ મોટો ના હોય અને પોતે લઘુત્તમ પુરુષ પણ છે એમનાથી નાનું કોઈ ના હોય તમે કહો કે તમે આચાર્ય છો તો અમે કહીએ કે એથી પણ ગુરુતમ છીએ ભગવાન કહો તો અમે છીએ એથી પણ અમે ગુરુતમ છીએ અને તમે અમને કહો કે તમે ગધેડા છો તો અમે કહીએ કે અમે એથી પણ લઘુત્તમ છીએ આવા લઘુત્તમ ગુરુતમ પુરુષની શી રીતે ઓળખાણ પડે ને ઓળખાણ પડે તો કામ નીકળી જાય તેમ છે